અહંકાર વૃત્તિ દારૂ પીવો આ કર્યું તે કર્યું અહંકાર ગયો ખરાશ કરી આવે કારણ અહંકાર ખરો ને અરે બહુ અહંકાર છે તો જેવી જેવી અહંકાર એ મારી પાસે તો કઈ શું નામ ચંદ્રાબેન ચંદ્રાબેન હું ચંદ્રાબેન જે અહંકાર છું ચંદ્રા નથી અને ચંદ્રાબેન જે અહંકાર છું સમજાવે હું નથી ચંદ્રા તો આપણે વ્યવહારમાં કહેવાનું કે બરાબર હું ચંદ્રા મારું નામ છે પણ મનમાં સમજે હું ચંદ્રા ના તું છે કે આપણે જાણો ફરવા તેની વાઈફ છે પણ હું નહીં હું વાઈફ ના હું સીધો આવી ભાઈ જાણ છું અને બહેને જાણ છું મામી જાણ બધું જાણ છું એવું કરું છે મળેલા છે મળેલા છે અહીંયા ઓળખીએ છીએ ઓળખીએ છીએ હા હા હું ચંદ્ર છે કારણ બધા લોકો ગભરાય છે છૂટી જાય શું થાય દાદા એમ કે છે કે હું ચંદ્રા નથી એમ કહું તો વૈરાગી થવું ના હું ચંદ્રા જેવું ના કહેવાય જે કઈ ચંદ્રબેન આવો કાકા તમારું નામ શું કાંક ચંદ્રા તો નાટકમાં તેનું નાટકમાં પેલો ભરતરી શું કે હું ભરતરી રાજા છું આમ છું નામ મારી વાઈફ છે પણ અંદર ખાને જાણ તો લક્ષ્મીચંદ છું <laughs> લક્ષ્મીચંદ કલાકાર તું અંદર ખાને શું છે જાણતી નથી તેની રીતે આ ઉપાધિ અંદર કાંઈ પોતે કોણ છે જાણ્યા પછી છે સજા સજા પોતે વ્યવહાર માટે છે લાઈ છે કાયમી છે કાયમી કાયમી ખબર નહીં મરી છે ભોગવવા પડે છે વાઈફ ચંદ્રા કપટ મેરી કપટ સાચી વાત છે સ્ત્રી કેમ બને છે પુરુષ પુરુષ કેમ બને છે કે આ એક એવો ગુણ રહેલો હોય છે પ્રોપર્ટી હોય છે કે જેની લીધે તેની શરીર પ્રાપ્ત થાય એમ દાદા તમે એમ કીધું ને કે વ્યવહારમાં જીવવા માટે વ્યવહારમાં જીવવા માટે અરુણભાઈ અરુણભાઈ કરે છે રીતે જીવવું અરુણભાઈ કરે છે રીતે જીવવું અને જ્યારે કામ ન થાય કે કામની સફળતા વ્યવહારિક દ્રષ્ટિએ ન પ્રાપ્ત થાય ત્યારે કહી દઈએ કે વ્યવસ્થિતમાં હવે એ બે વચ્ચેની જે લાઈન છે ને એ બહુ અઘરી છે ના તમે ડખો ના કરો એ બધું વ્યવસ્થિત ડખો ના કરો ડખો કરજો કદાચ બુદ્ધિનો એ બધું તમે મુશ્કેલ મૂકે છે અને ચાલો ગાડી ચાલુ કરીને તમે તમે પેપર વાંચ્યા કરો ને પણ એ નથી ચાલુ ગાડી પેપર વાંચ્યા કરો નથી ગરમ પેપર નથી વાંચતા નથી આ કરતા ઊંઘમાં ચાલે છે જે ગાડી બરાબર તો આ ડખો કઈ જાત નો થઈ જાય આ ડખો કઈ જાત નો થઈ જાય છે આ ડખો કઈ જાત નો થઈ જાય છે અહંકાર ને લીધે અહંકાર નહીં બુદ્ધિ ઊંધી અહંકાર એનો ચાલુ ભાઈ પેપર વાંચવા પેપર તો ચાલવા દે જ છે વિશ્વાસ બુદ્ધિ બહુ હા આમ બુદ્ધિ કહે છે ને તે કરો જાય <laughs> બહુ છે બધું જ છે વિશ્વાસ તારી પસ્તી થઈ ગઈ બરાબર ચાલુ ગાડીમાં તમે વિવાહ કરો છો કેટલાક માણસો ચાલુ ગાડીમાં ડબ્બામાં આગળ ચાલ ચાલ કરે કેવું કે તમે શાંતિથી એને જે તમે જે કામ કરો છો આપણે કરી થવા દો શાંત થતું હોય પછી એમાં દખલગીરી નું તો તમે વધારે લખો કરો અને એમાં અશાંતિ થાય અને તમારે પેપર વાંચવાનું તમારે ટાઈમ નહીં એ શું અમારે આપણે કોઈ કોઈ જેમ ડોક્ટર છે એ ડોક્ટરનું જ્ઞાન મેળવ્યું નહીં ડોક્ટર વિશેનું જ્ઞાન મેળવ્યું હવે દર્દીનો રોગ તપાસવા આવે દર્દીને રોગ તપાસે ત્યારે બે ચાર ઓલ્ટરનેટિવ હોય કે આ હોય આ હોય ક્યાં હોય હવે એ બુદ્ધિના આધારે જેનું નિયંત્રણ થાય છે ને જે બુદ્ધિ તમને જ્ઞાન છે હવે કોઈ વખત એ નિર્ણય લીધા પછી કે આમ હશે તેમ હશે એ જે વિકલ્પ બેસે છે ને ડિસિશન લેતી વખતે એને તમે બુદ્ધિનો ડખો કહો કે કઈ રીતે કહી શકાય બુદ્ધિ ડખો નીરુબેન આ વસ્તુ છે ને કામ પર પોતાની જાત કોઈ વિશ્વાસ નહીં કોઈ વસ્તુ કોઈ બુદ્ધિ કોઈ વિશ્વાસ નહીં કોઈ કામ જ નથી શંકા ભૂતર થઈ ગયું જગત હવે હારી છે એટલે જાગૃતિ ઓછી છે નહીં તો પ્લેનમાં બેસી શકો નહીં તમે આટલા ડર તો બેસી શકો નહીં તો પ્લેનમાં એક મિનિટ ક્યારે પડે અમારા જ્યાં જાગૃત નથી એટલે અમને એક અર્થ એક મિનિટે નહીં પ્લેનમાં એટલે અમારે ત્યાં ને અંદર ગોઠવી રાખેલું છે આંધ પાંદ પ્લેટ ભરાઈ ગયેલું પાંચ ગોળ ભરાય ખરેખર આપણે અનુભવેલું જ છે તે છતાં પણ સંસાર એવું ચા આધારે ગાડીઓ ચલાવે છે ઘર ને બધા ઉગાડવા જોવા રાખેલા ઉગાડવા બુદ્ધિ સાથે રાખેલા કેવું વાટાતું લોટ હવે નો લોટ ક્યારે સમય કેવું શું કરું સવાર ફક્ત ઉગાડી રાખીને સાવધાની કરું કરો ઉગાડી હોય ને તો સાવધાની કરવાનું ચાવલ રહેવાનું પછી અઠવાડિયું તમે તો વ્યવસ્થિત કરવા વ્યવસ્થિત કરો મારી મતલબ શું કરે એના કરતા હા ચાલુ ખાતી જો જ્ઞાન ના પ્રમાણ ચાલુ બસ દાદા એ કહ્યું યાદ પૈસા પૈસા આપી ગયું આપે લાવી નાખે પોત પર જવાબ ના જવા શું છે તે થોડું જાત ના રહ્યું છે પછી કદી જોઈ લેશે તો જવા જશે એ વિશ્વાસ હોય દાદા એમને આપી દીધું હું ના જાણું તારું હું પછી એની બુદ્ધિ ફેરી આપણે દાદાને આપી દીધું પછી બુદ્ધિ જોખમ કરે ને નહીં આવી વાણિયા બુદ્ધિ આ દફા કરે કરતા work ઇન્ડિયા જવા માટે અહીંથી તે કલાક પછી કોઈ કે ભાઈ ક્યાં ગયા તો ઇન્ડિયા ગયા <laughs> એવું માટે ઇન્ડિયા ગયા હતા બોલાવ પૂછે છે કે શું કેવું જોઈએ એ વખતે ના એ તો આવું કેવું છે એ ગયા એવું કેવું વ્યવહારમાં કેવું કેવું વ્યવહારમાં જેવું ચાલે એવું કેવું છે પણ હકીકતમાં શું હકીકતમાં અહીંયા છે હા આ ગૌની ગુણ થતો આપણે કઈ વાગે લાયા આપણે બે ગુણો મંગાવી દઉં પછી ધણી કે તો દવા આપી દઉં છું તો ના હું ધણી કેમ ના પાડે ભાઈ કોંકા હોય હું કોંકા છે હવે ઘઉં લાવે છું ઘઉં જ લોકો હવે લોકો ક્યારે બહારે ઘઉં કે આપણે લોકો પૂછે કે ક્યારે ઘઉં નહીં વેપારી કઈ કોણ ઘઉં નહીં વ્યવહારમાં આવું કેવાય કાંકરા હોય વ્યવહારમાં શું કહેવાય છે એ જોવું છે તમે સમજ ને અત્યારે ત્યારે પિસાઈ રહ્યા પાકડા થાય અત્યારે ગૌ કહેવાય અત્યારે ટકા ખાવાનું પિસાઈ રહ્યા પાકડા થાય ગૌ કહેવાય કારણ કે અમારે પણ તે ટેરી કોટન માં પીડે forty five sixty forty five fifty five એવી રીતે અમને કેવું જોઈએ એક એક ખમીસ હોય છે આ જે ખમીસ હોય છે એમાં પેલું સિન્થેટિક અને કોટન એ ભેગું કરેલું હોય છે એટલે એમાં બી પાંત્રીસ ને પાસઠ નો રેશિયો હોય છે એટલે કે છે કે ઘઉંના કોથળા પર લખવું જોઈએ કે ચાલો બે ટકા પોતે કરે બરાબર શા માટે ખુલ્લું ગયું શંકા ના પડે બધું સ્થિર જતી ગઈ છે તો બધું એટલે તે થાય લખે કાંકરા જે સહજ રીતે આવે કાંકરા લખવું ના પડે કે ઘઉંની ગુણ પરમાં કાંકરા છે પણ આ શર્ટ શર્ટમાં મેન મેડ છે ને મિક્સ કરેલું છે એટલે લખવું પડશે આ વ્યવહારનું કથન કરતા આવડે તો મોક્ષ થાય ઉકેલ આવી જાય એક એક વસ્તુમાં દાદા એક તમારી દરેક દરેક વસ્તુમાં બરાબર ચોખ્ખું એટલું હોય છે કે તો લોકો દયા થાય દયા થાય ને એક વસ્તુ હાજર જવાબ જોઈએ અને તે ઇફેક્ટિવ હોવો જોઈએ ખરેખર ઇફેક્ટિવ પછી ભૂલે નહીં એવો હોવો આ થઈ ગયું ને તમે સવાલ ઉભો કર્યો એક બાજુ ઘણી ગુણ નો દાખલો આપ્યો બીજી બાજુ પેરી ક્રોસ નો શર્ટ નો દાખલો આપ્યો થઈ જાય <laughs> <laughs> વ્યવહારમાં આવું બોલાય આ બધું આપડે એટલે આપડે અમને આપણે તો આગળ ફરી વળવાનું આગળ એ ભલે એ ભલે ક્યાં કે આપણે અમે લીધું ને આપડે સમજવું ને ગયા આપડે પૂછાયું છેલ્લા ચાર દાડા થઈ ગયા ના જ થયો છે ત્યાં કઈ સમજી લેવાનું કે ચાર પાંચ દાડા થઈ ગયા તેમના એક કલાક જ થયો છે ચાર પાંચ દાડા થયા તો પ્લેનનું દહેન ઉપડી જાય છે સમજવું જોઈએ પધલ છે છે હકીકત <laughs> છે કાંકરા છે ઘઉં છે એટલે મને કાંકરા માં નીકળ્યા ને કે કાંકર હોય બીજા સીધું દવા મોકલે બધાને ખબર રહેવાની પેલા તો રહેવાની ખબર ના હોય એટલે તો આગળ જાય દુકાનદારને બે ઘઉંના ગોળો કાઢી આપો ને કયા દે છે ત્યાં દોરી હા લે દોરી આ ઘઉં ચીપ્યો મારે દેખાડે પછી ત્યાં સુધી મને શંકા પડે વેપારી કઈ ખોટો ઉધો વગર જતો તો બહારના કોઈ ઢોર ખોવા જતા હતા બાજુ આ ગુણો બે ઘઉંની છે લઉં ને જોજે પેલા કે કયા ગમ છે ભાઈ તકે ઇન્દોરી તકે દેખાડજે અને અમને છે એ તમે એટલે ગવડાવવાનું ના રહેવાનું શું કહેવાય પછી ભાઈ વેચતા નથી એવું કે વેચતા એટલે ગામડું અત્યારે નહીં વ્યવહાર છે ને એટલે વ્યવહાર એક્સેપ્ટ કરો લોકો આપણે ના સમજવું બધા ચાલે વ્યવહારમાં અંધપણું કેમ આવી જાય છે આ વ્યવહારમાં અંધપણું કેમ આવી જાય છે તમે કીધું નથી એ દલના જાગૃતિ ઓછી બીજા બધા એવો કાળ ઉભો કરે દલને સ્વસ્તી જાય બરાબર દારૂ છોડે લગ્ન શું થયું એ બંને ના બિયર સમજાય નથી આવી <laughs> ભય લાગવો જોઈએ એનો કે ભય લાગવો જોઈએ ભય લાગવો જોઈએ ભાઈ ભય જ છે આ તો રહ્યો છે ને અમે વાતો કરીએ બધી બહુ અમને નિરંતર નહીં આમ લાગે કે આનું આમ થઈ જશે આમ થઈ જશે આપણે ગોઠવી જઈએ કેવી રીતે કેવી રીતે ગોઠવું કે શુદ્ધાર્થ આ બધું ડિસ્કશન ના જ્ઞાન અને પાછી પીએ થોડું બીએ જાગૃત મોટો જાગૃત બીએ એ કે છે આત્મા નિરંતર જાગ્રત જ છે પણ આ આ વ્યવહાર આત્મા છે ને એને છતાં રેડનેસ ના આવી જોઈએ એવા કારણો ન હોવા જાગૃતિ દિલને સુધારવા માટે તું જ્ઞાન આપું છું આખું કઈ જાગૃતિ એકદમ ઉત્પન્ન થઈ જાય અને ત્યાં સુધી જાય જઈને પી આવે અઠવાડિયા બે જ વખત કે છે મિનિમમ એક જગ્યા એ મને આવે મુસલમાનો છે જ્યાં આગળ ચપકું પડે ત્યાં આગળ એ ભૂમિકા ના કરે એ લોકો એને સમજ્યા છે તો આપણા ઇન્ડિયાનું આર્ય પ્રજા એ કેવી રીતે સમજ્યા એ મુસલમાનો કેવી રીતે સમજાય વસ્તુ મુસલમાનો કેવી રીતે સમજાય ના એમના પેલા વાલિયા એમને ધરપોડ કરી ભાન નથી એવું અને આ તો વિચાર ન પડે બાળકો ને કરી શકાય પેલા મોટા જે પાડોશ ના એકદમ પાડોશ ના એટલે આપણે એટલું લાભ થયેલો આપણી હવા ઈરાની બેરાની લોકો બધા તો પણ મુસલમાન રાજાઓ તો પીતા હતા ખરા મોગલ રાજાઓ પીતા હતા તો ખરા નહીં પીએ પણ મારું કહેવાનું કે એ લોકો તર સમજે કે આ દારૂ આટલો હોય તો જ રાખવું જોઈએ જાગૃતિ હતી બીજું અક્કલ વાળું પાણી પીએ છે યાદ નહીં લેવું છે સાંભળેલી કામ નથી યાદ કરનારો માણસ ક્રુઅલ ક્રુઅલ થરાય યાદ કરનારો માણસ ક્રુઅલ થતો રૂપિયા વ્યાજે હોય તો કે ક્રુઅલથી કરે ના પણ આજે પણ આપણે ત્યાં દીર્ઘા અત્યારે અત્યારે આપણી પાસે એવું નથી એમાં બેંકો લેવું શું કહ્યું કોઈને ધીરવાનું થશે એને ના આપી શકાય ત્યારે દુઃખ થાય હતું ભય નું દુઃખ થાય સ્ટોકમાં મૂકીએ ઇન્વેસ્ટ કરે પૈસા શેર બજાર એ બધા બિઝનેસ કહેવાય એનો હતો ને કોઈ માણસને અંગત ના થયું જોઈએ નહીં તો માણસ પછી એનું મન કાચી જેવું થઈ જાય એટલે અમે તમારે ભાગીદાર પહેલા કહ્યું આપણે લાવો વ્યાજ આપીને અને આપણે વ્યાજ ના લેવું પણ દાદા એટલું છે કે અહીંયા અનુભવ પ્રમાણે આપણે જેને હજાર બે હજાર ડોલર ધારો કે આપ્યા ધંધામાં વાપરવા માટે તો ધારો કે વર્ષ માટે આપ્યા કે બે વર્ષ માટે આપ્યા રાજી ખુશી આપી લેવા હા અને એક કેવડાવે ઘણી વાર કેવડાવવું પડે કે ભાઈ તમારે યાદ કરાવવું પડે ધારો કે બે ત્રણ વર્ષ તમે યાદ નહીં કરાવ્યું તો પછી એમ કહે કે તમે ક્યારે આપેલા ના પડે એવું કહેવું પડે અગર તમે એ કહ્યું કે હું વ્યાજ લઈશ બેંકમાં જેટલું થાય છે તેટલું લેવાનું લેવાનું હતું નહીં તો એને ખ્યાલ આવે વેપાર કર્યો હોય ધંધો વ્યાજ બરાબર તમારે શું કરવું છે કે તેને ધીર્યા એને કેવું છે કે બેંકમાં જે વ્યાજ છે ત્યારે આપવું પડશે છતાં એક માણસ ની વ્યાજે નથી મૂડી નથી તો એને આગળ ના બરોબર એને દુઃખ થાય ઉડે હા એટલે આપણા પૈસા ગયા છે માની ચલાવી દરિયામાં પડી જાય શું કરીએ એ તો આપણે આપતાણીમાં કહેવામાં આવ્યું છે ને કે જો હજાર બે હજાર રૂપિયા કોઈને આપ્યા તો આપે શા માટે આપે છે કે તું તારા અહં તારા માનને લીધા માન વેચ્યું એને હવે એ આપે વેચ્યું લઈ લેવો છે ખરીદી લેવો છે હવે એ પૈસા બીજી ખરીદતા એટલે શું પાંચ હજાર લેવાયો હા હા માગત છે એ પછી ચરને કાઢીને અહંકાર વેચે જ આપણને તો આપણે ખરીદી અહંકાર કોઈ વેચે નહીં વેચે તો ખરીદી લેવો અને મૂડી હોય તો હા અને પછી પાછું એમ કેવું છે આપતાણીમાં કે આપતી વખતે ભાઈ તું તારે તું કેર ક્યારે આપવાનો વર્ષે તો ચાલ તું વર્ષે દોઢ વર્ષે આપી જજે પણ અંદર ખાતે માનવાનું કે જા ખાતે જ છે ના એવું માનવ આવે છે એટલે તે ફાયદો હતો દરિયામાં દરેક વસ્તુ નું સમાધાન થઈ જાય બીજો સવાલ જ નથી આવતો શાંતિ થઈ જાય હાજર જવાબ જ આવો જોઈએ ઇફેક્ટિવ હોવો આ તો આપી ગયા બોલો કે પ્લેન છે કે છે <laughs> એટલે આ તમે અહીંયા આપત પેલું નહીં મળે કોઈને આપેલા હોય ને તે તો બિચારો આપણે ખરાબ થઈ ગયા ને તો પેલો અંબારે કે ખબર હોય તો આપણે બોલાવે આવજો મારે તો પણ આ કોણ તો બોલાવે આ તો બીજો જોઈન થઈ નાખ્યા શું કહ્યું મોટા મોટા માણસો હા રેસકોર્સમાં નિરંતર ખોયા પણ નાશ લાગેલો હોય ને એક અભિન હતા તે એક કલાકાર પાંચ હજાર પીએ નહીં તે હમણે નહીં સસ્તું ચાલુ તે સંદાસ ને રસીને દાડી કરે ટાઈમ મળે ને સંદાસ ને સંદાસ એ થતું જાય બધું સાધન બધો ખોટેલો બેઠા બેઠા દાડી મન થાય આ થાય રિસર્ટ નામી નતા તો લઈને પૂછી એમને મારી વાત જ કરવા કઈ વખત મળે છે કારણ કે આ બધું આનો આ ધંધો પૈસા ખૂબ આવે પછી રવિવાર દિવસ હોય કોઈ આદમી રજા નથી ચાલુ પડ્યા હોય તો આ શ્રેષ્ઠ રૂપિયા કોયા જ કરે એ નાદ જ લાગે એટલે હંમેશા પૈસા નું કામ એવું છે કે આ છે એમ છે તમારે મેં સારી જગ્યાએ નાખવા નાખી દેજો એટલે જતા રહેવા ચોક્કસ કારણ કે રોકડા પૈસા અગિયાર વર્ષથી વધારે રહ્યા નહીં પછી મકાન રે સોનું અમુક પર સુધી રહે તો રોકડા તો અમુક રોકડા નામ જંગમ અને જંગમ અને આ ખાવ એટલે મદદ બધી જુદી જુદી હોય અને રોકડા તો અગિયાર વર્ષે ખલાસ જ થઈ જાય એટલે લેવું ઘર લેવું ચોથું બેંકી લીધું ચાર જગ્યાએ પૈસા હોય ને ચાર જગ્યાએ નહીં ડલનેસ ડલનેસ ડલનેસ એ શું આપણા જ્ઞાન આપ્યા પછી ડલનેસ ચાર જગ્યાએ રોકવો પૈસો પૈસો ચાર જગ્યાએ રોકવો આપતવાણીમાં લખ્યું છે તો કઈ ચાર જગ્યાએ કઈ કઈ ચાર જગ્યાએ આમ બોલી એક તો આ આપણા બેંકમાં કેશ જેવા રોકડા રોકડા પછી જશે આ મકાનમાં કાળા પછી ધારક નું બધું પુષ્પા કે છે સોનું લેવું જોઈએ કે છે સોનામાં રાખવું જોઈએ કે આ પહેલા દબાણ હિસાબ છે અત્યારે આપણે વ્યાજ માં નુકસાન થતું સોનું ના લેવું બરાબર પણ જોડે જોડે જતું રહેશે એવું ખાતું નથી હા તે પહેલા વાર દાદા ઉપર નીચે બહુ થાય પહેલા તો શું થાય લોકો નું ખોટું દેખાય કે એમના ફોન વેચાણ વખત આવ્યો આ કાયદા બદલો તે કાયદો જુદો હતો ખોટું કે વેચાણ વખત આવ્યો લોક શું કે ખોટું આવે છે હા આપડે તે ગોળી રવા ચલાય ચલાય કરે જમીન કે ઘર વેચવાનો કદાચ ઘર વેચવાનો અને ઢોકળા હતો વિચાર કરી આવ્યો કરતા સોનું સારું શેર બજાર માં ગયા કરતા સોનું લેવું સારું છે શેર બજાર માં જવું જ નથી શેર બજારમાં તો ખેલાડીનું કામ છે આ વચ્ચે ચકલા બફાઈ મરે ખેલાડી લોકો ખાઈ જાય છે ખેલાડી હા બધા પાછા ખેલાડી ભેગા થઈને ભાવ એ કરી નાખે ચકલા મરી જાય ખોટ તો ભાવે છે ને ખેલાડીઓ ભાવે છે અને નાના નાના જે ચરાઈ ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે કમિશન પાંચ અહીંથી તમારી આમ નાખે તે મારે છે દાદા અમારા થિંકિંગ છે એની ઓપોઝિટ આપણા દેશમાં સોનું આપણા દેશમાં સોનું છે બધા ગરીબ છે બરાબર થોડાક પાછા અમેરિકામાં આજે તમે વ્યવહાર બતાવ્યો ને એ આપણે હિન્દુસ્તાન અને એ ટાઈમને અનુસરી નહોતો હવે અહીંયા શું થયું આ દસ વર્ષ પહેલા જ સોનાની છૂટ થઈ કે અમેરિકન માણસ માર્કેટમાં જઈને સોનું ખરીદી શકે એ પહેલા અમેરિકન માણસ સોનું ખરીદી જ ના શકે હા અમેરિકા સોનું ફક્ત અમેરિકાની સરકાર જ રાખી શકે બીજો કોઈ પ્રાઇવેટ માણસ ના રાખી શકે એ લોકોનું એમ કેવું છે કે આખી દુનિયા સોનું રાખે છે આપણે સંશો કરાય તો એમાં બધે ચોર દ્વારા બધે ના ના એ તો મૂડી નો <laughs> અત્યારે કોઈ ક્યાંક મારે હંગાવ્યું છે તો હું કહું ભાઈ લગાવ્યું હંગાવ પણ લગાવ્યું નથી ખાઈ પાછું એટલે અમે અત્યારે શું સમજણ ને સમજણ શું પડે સમજ જરૂર નથી કારણ કે ગયો તો કેસ જ એટલો કે કામ મૂકવો અમેરિકન વળી ક્યાં ક્યાં ખેલા હોય તો હેન્ડ ટુ માઉથ આવે એક દાડો એક અઠવાડિયે પગાર મોડો થઈ ગયો ભૂખે મરી જાય લાગે બહુ મોટું પણ ના ભાઈ એમને એવું નહીં ને કે આ વખતે વાપરવું પડે વાપરવાનું છે ને હા ડરનેસ બધું એમાં કઈ આ એટલા ઓછા થયા કે એવું બધું બે સંજોગ વાપરવા વાપરવા કરે પછી ડોલર બી ખોળે ધ્યાનમાં થઈ જાય ઉપર ફર કરે એટલે સારું આ બધા સાધન છે આ હિસાબ હિસાબ બધા છે બંધ કરી દે તો અને આ મકાન ઉપર જે પૈસા ભેગા છે ને તેથી મકાન મકાન મકાન ના હોય કોઈ હા સ્પેશિયલ ઝોન બહુ ગપ્તવારી થઈ ગઈ નહીં તો કોઈ અમેરિકન મકાન વાળો હોય ને ટકા પ્રજા પોતાનું ઘર ઓન કરે ટકા એટલે માટે લડાઈ કરવા તૈયાર થઈ છે કારણ કે એમનું ઘર ખરું પોતાનું પ્રોટેક્ટ કરવાનું હિન્દુસ્તાનમાં પાંચ ટકા પાસે પોતાનું આ બધું પોસાય છે વિચાર વર્ગને ના પોસાય જે લોકો ડર છે તેને પોસાય બાકી વિચાર વર્ગ માણસ કેમ પોસાય આ જગ્યા ન પોસાય તમારી બુક દાદાની વાંચેલી એક મેં એમાં ચોપડી વાંચેલી આપની એવો ખ્યાલ કે બધું આપણે કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવું બધું કઈ ત્રણેય નથી તો ભગવાન બધું વ્યવસ્થિત ચાલે છે પેલું બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એવું કશું છે ને બધું વ્યવસ્થિત ચાલે છે એવું હતું કઈ આ તો રૂપકો આપ્યા આ પ્રજાને આ પ્રજાને પોતાને ખબર હતી કે ભાઈ એટલા માટે રૂપક આપ્યા છે રૂપક વળતી આ સમજી જવાનો છે નહીં કે કોઈ બ્રહ્માનંદ જન્મેલા દેવ છે કે નથી એવું એવું છે નહીં પણ આ પ્રભુને ખબર નહીં એટલે બધું માની કે આ બધું બ્રહ્મા છે મૃત્યુ છે કઈ ક્યાંક પહોંચી લાવ્યા કોને પેટે જન્મ્યા હું એના પુરાવા લાવો આ ખોટે બધું ઊંધું માની લઉં તો પીજીએ અને એમ કોનો ગુનો ડાક્ટર શું કરે બિચારો હિન્દુ ખરી બધા ચોપડ પી ગઈ છે અને સંતો એવું પી ગયા બધા સંતો મારે કહેવું પડે છે કે જાગો જાગ્રત થાવ ક્યાં સુધી આવું ચાલશે તમને તમે સંત કહેવાય છો તમને સવાર બધી છે આખી અને દરમિયાન થાય ત્યાં ભય હોય ચિંતા હોય વરી હોય એવું દરમિયાન લીધે છે મને મને નો વરી નો ટેન્શન બેને સુધી એટલે એ સમજાવો ને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તો હું હેતુ કહેવાનો તો આ જે લોકો જેને રાખે ગયા છે ને એનો કહેવાનો હેતુ શું હતો કે ભાઈ દેવ ઠરાયા ઉપર હિન્દુસ્તાનના મનુષ્યોને પ્રકૃતિ હૃદય તમોગુણ અને અરાશી ગુણ આ ત્રણ ગુણો વાળી પ્રકૃતિ હિન્દુસ્તાનના લોકોને હોય અહીંના લોકોને એવું ત્રણ ગુણ ના હોય ઇન્ડિયા સિવાય કારણ કે આપણો ફૂડ છે તે પેલો છે વેજીટેરિયન ફૂડ છે બરાબર ને અને આપણું આંતરિક આંતરિક વિચાર જુદા છે એમના કરતા એટલે આપણું આપણું આ સત્તર અને તબો ગુના પર ચાલે છે આપણું હવે શરીર પર અસર થઈ શી હશે તત્વરજ્ઞ તમારા ગુણો લઈને એ માનસિક છે ગુણો બધો પણ શરીર પર શું અસર હશે ત્યારે કપ કપ કપની પ્રકૃતિ થઈ જાય ઘણી એકદમ વાયુ વધી જાય અને ઘણી ઉત્તિત થઈ જાય તકલીફ છે એ સત્વિક પ્રગતિ સાત્વિક પીઠ વધી જાય તે સાત્વિક પ્રગતિ પછી વાયુ વધી જાય એ રજો ગુણ અને કપ વધી જાય તમો ગુણ બધું હવે વહી દર્શન માટે એ લોકોને એ ગુણવાળાએ શું કરવું જોઈએ કે એ ગુણો એના કાબુમાં રહે કંઈ કંટ્રોલેબલ રહે વધી ના જાય એકદમ એને ગાડા થઈ જાય એટલે પછી કહ્યું કે તમારે શિવના ત્યાં દેવાસમાં જઈ નમસ્તે નમસ્તે બોલ્યા કરવા તમે ગુણગાન કહ્યું કેવું બ્રહ્મા વિષ્ણુ મહેશ મહેશ તમારે બિલી પત્ર ચડાવવા પાણી તો હવે ને તમારે આ કાર્ય કર્યું એટલે તમારો તમારો ગુણ વધતો ના જાય ઓછો થતો જાય ડિમિટિંગ થતો જાય સમજવું આ રજો ગુણવાળાને કહ્યું કે તમારે ને માનવા વિષ્ણુ જ કરાવે છે આ બધું એ વિષ્ણુને માનવા એટલે વિષ્ણુને ભલે એટલે વાયુ વધી ન જાય એને ગાળો નથી ને તો વાયુ વધી જાય ગાળો થઈ જાય લોકો છે વાયુ એટલી બધી બધી માળો થઈ ગયો શું એક્સેસ થાય નહીં અને સત્વગુણ પિત્ત વધી જાય સત્ય ગુણ એ આખી બીજીમાં આ ગુણો જ હોય નહીં હવે આ ગુણો ઉપર બીજું નવા વધારાનું શું હોય તો કે મિક્સર ગુણો હોય પિત્ત અને વાયુ બે પ્રકૃતિ બે રીતે હોય શું કહ્યું પછી વાયુની કફ હોય પિત્તને કફ હોય આમાં એટલે આ દેવો ને ભગવાથી પેલા બ્રહ્મા ને માને માને એટલે મૂર્તિ જોઈએ એ નામ પડ્યું એટલે જેનું નામ હોય એની સ્થાપના થાય વગર એમ શું થાય નામ પડ્યું એટલે સ્થાપના વગર આપણે લોકોને ગમે નહીં ને ગણપતિ નામ પડ્યું એ બધું પડ્યું બધું હોય એટલે ચિતરવા પડે એટલે સ્થાપના એ કઈ બન્યા નથી કઈ બન્યું નથી આ જો આખું હિન્દુસ્તાન ગોટાળામાં ફર્યા કરે તો શું એટલે પછી મેં ખુલ્લું કર્યું આ બધું કે આમ કાઢી નાખવાનું બધું આ કેવી રીતે અત્યારે અત્યારે નવું આવું બધું ઊભું થતું જાય છે સગાઈ વડોદરામાં અમદાવાદમાં શું કરી છે ગીતાના મંદિર બધા અને ગીતાની દેવી નથી લોકોને વાંચવાની વ્યવસ્થા ગીતાને પણ દેવી ગમતી અરે તો મંત્ર બોલવાનો છે નહીં કે દેવી મારી પાસે એવું આવે છે ગાયત્રી આ પ્રતિષ્ઠા કરી મારે એમ કેવા દુઃખ કર્યો પણ એ તો જે છે પણ શું કરવું એને ભમરો છે એ બેહી કામ કર્યા જ કે મશીનરી પર આખો દાડો કર્યા જ કરે એને ગમે નહીં બેહવા જવું બે માણસો ખરા બહુ ઘણા આપણે ઇન્ડિયામાં રજો ગુણ વાળા જ હતા સત્વ ગુણ વાળા ઓછા પણ તમો ગુણ કરતા ગુણ વધારે તમો ગુણ કરતા સારા રજો ગુણ જે તમો ગુણ કરતા રજો ગુણ સારા તમો ગુણ કરતા રજો ગુણ સારા રજો ગુણ સારા હવે એ તમો ગુણ છે એક જાતનું તમો ગુણ રિએક્શન આવે છે ને એ સત્ય ગુણ થાય છે શું થાય છે આનું રિએક્શન આવતું નથી રજો વાળા સત્વમાં જાય ને કે તમો વાળા સત્વમાં ના રજોગુણ નું રિએક્શન આવતું નથી એ ધીમે ધીમે એડવાન્સ થયા અને તમો ગુણ નું રિએક્શન આવે એકદમ એટલે કોઈને વસોડા જેવું નથી The <laughs> world is the puzzle itself. God has not puzzled this world at all. નથી ભગવાન નથી બનાવી છતાં બધા કહે ભગવાન બધા ભગવાન મગજ ખરાબ નથી એમાં પુરાવો લાવો કોઈ જાતનો ભગવાન બનાવી કોઈ જાતનો પુરાવો છે ભાગવત માં રામાયણ માં બધી કથાઓ આવે બધી કથા આવે એ બધી દંત કથાઓ એ દંત કથા નહીં એ આ લોકોને લૌકિક કથાઓ છે કેવી છે લૌકિક લૌકિક એટલે લોકોને માન્ય કરવા યોગ્ય પણ અલૌકિક ના આવે થઈ ના એટલે હું બહાર બરોબર પૂછે કે આ દુનિયા કોણ બનાવી કોઈ ભગવાન બનાવી શું કહ્યું અને વિચારવંત પૂછે તે કારણ એનો વિરોધ અવાજ લાગે તારું આ કેવું ભગવાન બનાવ્યું હું મારું શું કરવાનું તારે બધું એવું વિચારવાનું વિચાર કરે તારે કહું ભાઈ ભગવાન બનાવી નથી આ ખરેખર ભગવાન બનાવી નથી આ આ તો વિજ્ઞાનથી ઉભું થયેલું છે શું છે એટલે god is created correct by relative view point not by real view point by real view point The world is the puzzle itself. The world is the puzzle itself. Only scientific circumstantial evidence છે શું છે એવિડન્સ આ તમે ભેગા થયા એમાં ભગવાને કશું કર્યું નથી તમે કર્યું નથી મેં કર્યું સવાર મોદા અહંકાર લેટ માગે મેં કર્યું જો તમે કર્યું હોય તો પછી આ દેહની જરૂર નહીં પડી તો આપો દેહ કર્યું તમે કર્યું દેહ કર્યું ગાડી જરૂર પડે લોકો ઘણા લોકો કહે ને દાદા શું તો મારે આવું જરૂર ગાડી નથી ગાડી જરૂર પડશે તું શું આવ્યો પણ અહંકાર છે બધું શું કહ્યું એટલે સાયન્ટિફિક સરકટ છે એવિડન્સ ભેગા થાય બધા બધા સુજોગો ભેગા થઈ એ કાર્યો થઈ જાય શું એટલે આ સ્ટેજ આ ટાઈમ તમને ખબર હતી કે આ ટાઈમ દાદા ભેગા નીકળ